રોકડા પ્રતિક્રમણે જ ઉકેલ એક બેન કહે કે અમારે ત્યાં તો પ્રતિક્રમણમાં પાછળથી કો ગોદા મારે છે તમારે એવું નહીં થતું હોય કેમ ત્યારે તેમને અમે કહ્યું કે ના અહીં એવું ના હોય અહીં તો સાચા પ્રતિક્રમણ ભગવાન મહાવીર કહેવા માગતા હતા તે પ્રતિક્રમણ થાય છે પેલા તો માગધીમાં ગા ગા કરે તે કોના જેવું તે તમને સમજાવું અહીં ફ્રેન્ચ માણસ બેઠો હોય ને હું ગુજરાતીમાં ગા ગા કરું તો પેલો હસે ખરો પણ આમાંનો એકે અક્ષરે ના સમજે મહાવીર ભગવાન આવું નહોતા કહેવા માંગતા એમણે જે કહ્યું તે તો બરાબર પણ લોક સૌ સૌની ભાષામાં લઈ ગયા તે શું થાય તેમણે તો કહ્યું કે સાચી રીતે તમે તમારી ભાષામાં સમજો આ તો શું કહે છે કે પાંચસો એકનો સાબુ લાવીને ઘાલ પણ એ તો ખાલી ગાશે જ કોઈ સાબુ નાખીને કપડું ધોશે નહીં અને ઉપરથી કહેશે કે પ્રતિક્રમણ કર્યું પછી ઉઠીને બહાર નીકળ્યા અને બહાર કાંકરા ચાળી કરશે પ્રતિક્રમણ તો રોકડું હોવું જોઈએ અતિક્રમણ થયું કે તરત જ પ્રતિક્રમણ કેશ દેહની ક્રિયા રોકડી હોય છે બ્રશ કર્યું ચા સાથે નાસ્તો કર્યો એ બધું રોકડું કર્યું તેમ વાણીની ક્રિયા પણ રોકડી હોય છે અને મનની ક્રિયા પણ રોકડી હોય છે તેમ આ અતિક્રમણ સામે પ્રતિક્રમણ પણ રોકડું ઓન ધ મોમેન્ટ હોવું જોઈએ જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન વાણી ચોખ્ખાં થતાં જાય લોક અતિક્રમણને સમજતા નથી અને પ્રતિક્રમણને સમજતા નથી એનો બાધે ભારે બાર મહિને મિચ્છામી દોકડો કરે છે નથી મિચ્છામી સમજતા કે નથી દુક્કડમ સમજતા આ પ્રતિક્રમણ અત્યારે જે થાય છે તે માગધી ભાષામાં થાય છે અને મહારાજ વાંચે ને બધા સાંભળે ત્યારે ચિત્ત કોનું એકાગ્ર થાય આ કેવું હોય કે સમજણ પડે તો ઇન્ટરેસ્ટ આવે આ તો સમજણ પડે નહીં ને પછી કાંકરા ચાળી કરે ભગવાને આવા ચાળા કરવાનું નહોતું કહ્યું ભગવાને શું કહ્યું કે ઠોકર વાગે તો સમજજે કે કાંઈક ભૂલ થઈ હશે તો તરત જ ગુરુ પાસે આલોચના કર અને પછી ગુરુની સાક્ષીએ કે અમારી સાક્ષીએ પ્રતિક્રમણ કર આ તો પ્રત્યક્ષ કરવાનું હોય કપડાને ડાઘ પડે કે તરત જ ચોખ્ખું કરવાનું હોય તરત જ પ્રતિક્રમણ કરે તો જ ચોખ્ખું થાય આ લોકો કેવા છે કપડાં ઉપર ચાનો ડાઘ પડે તો તરત જ દોડાદોડ કરીને ધોઈ નાખે જ્યારે આ મન ઉપર અનંત અવતારના ડાઘ પડેલા તેને ધોવાની કોઈને પડી નથી પ્રતિક્રમણ એટલે રોકડો વેપાર હોવો જોઈએ ઉધાર નહીં આ રોજ પ્રતિક્રમણ કરે છતાં કપડાં ઉજળા નથી થતા એ શું હશે તારો સાબુ ખોટો કપડું ખોટું કે પછી પાણી મેલું છે નહીં તો રોજ કપડાં ધોયા છતાં ચોખ્ખા કેમ ના થાય આ તો કોઈને પોતાના દોષ જ દેખાતા નથી પછી પ્રતિક્રમણ થાય જ શી રીતે આપણા મહાત્માઓ રોજના બસો પાંચસો પ્રતિક્રમણ કરે છે અને દોષો ધોઈ નાખે છે પાંચ લાખ દોષો હોય તો મોક્ષે જવા માટે બે જ કલાક રહે અને આ લોકોને પૂછે ત્યારે કહે છે કે એકાદ બે જ દોષ હશે પ્રતિક્રમણ કરવા ધાર્મિક સ્થાનમાં જવું જોઈએ એ ખરું પ્રતિક્રમણ તો ચા પીતાએ કરાય નાતા નાતાએ કરાય જ્યાં દેહ ધર્મ છે મનોધર્મ છે બુદ્ધિ ધર્મ છે ત્યાં સ્થાનને જોવું પડે પણ આપણને આત્મધર્મ છે એટલે દેહ ધર્મ બધું જોવાની જરૂર નહીં ગમે ત્યાં પ્રતિક્રમણ આપણે કરાય કેટલાક લોકો તો નાવાના જ ધર્મને ધર્મ માને છે એનાથી એમનો ધર્મ આગળ વધ્યો નથી આ તો દેહ ધર્મ જેને હોય એને તો મોહના બહુ પરમાણુ જથ્થાબંધ હોય અને એમને જો કોઈ ગાળ ભાંડે તો એમને ગાળ આપનાર પૂરો દોષિત દેખાય એમાં જો કોઈ થોડો ડિવેલપ્ડ હોય તો કહે કે મારા કર્મનો દોષ છે આ નિંદા કરે છે મારા કપડાં ધોએ છે એમ માની સંતોષ લે છે અને આગળ ડિવેલપ થાય આખા જગતમાં નિમિત્તને દોષ દેવાનો કાયદો છે નિમિત્તને બચકાં ભરે જ્યારે આપણે અહીં જ ભોગવે એની ભૂલ એ કાયદો છે